ધ્યાન લઈ બેસું છે ને આ જ્ઞાન કાઢ્યા તો કોઈ મારા જો તારું ઘર આ ભાઈ જયારે જ્ઞાન લઈ બેઠું છે કૂતરું રડે ત્યારે જમરા આયા જોણી લેજે કે એ ભૈજક ને જ્ઞાન કહેવાય ને આપડે તો જમરા છે એ જ મોઈ ભરશે ભૈજન જ્ઞાન છે આ તો કોઈ દેશમાં દુનિયા ચાલ્યા કરે છે ને <coughs> બોલ ને જમરા હશે કે નહીં હોય શું હશે આખા આખા દેશમાં બંગાળમાં જમરા દક્ષિણમાં જમરા રવેડીમાં જમરા બધે જોવા જોવા જમરા જમરા જમરા તમારું ના પણ જાણતા ને જમરા જમરા જાય કોણ લેવા આવશે કોણ લેવા આવતું છે કોણ લેવા આવતું છે લેવા કોણ આવતું છે કોઈ લેવા આવતું એટલે લોકો આપડે તો કે છે તમે અભરેલ જમરા લેવા છે તમે અભરેલું મને નહીં તમે અભરેલું જબરા લેવા સાધુ સંધ્યા છે કે જમરા લેવા હવે એનું શું છે આનું પાછળ મારે ફોડવું પડે છે લોકો લોકોને ભય મુક્ત કરવા પડે છે તમને કે લોકો કે જમરા નથી દાદા જમરા છે પણ રૂપ જુદું છે આવું નથી તમે જોવા જેવું એ અમરાત નથી પણ નિયમરાત છે શું છે શું છે યમરાજ નથી પણ નિયમરાજ એટલે નિયમના આધારે વ્યવસ્થિતના આધારે માણસ મરે છે ને નિયમના આધારે તેમાં જબરાથી વગર કમરા મારી નાખે લોકો તો ભાઈ પામા જેવું હોય નહીં શું કહ્યું નિયમરાજ આપણને નિયમરાજ પાસ કરે છે નિયમરાજ આપણને નાપાસ કરે છે નિયમરાજ મારે છે નિયમરાજ જીવાડે છે સમજે ને તમે હવે યમરાજ ને બધા નહીં યમરાજ આટલું જો સારું બોલ્યા હોત તો આ દેશ ભડકત નહીં મારી નાખ્યા ઉપર ઉપર બાપો છે ને એ બધું બનાવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને તે પાડાના પેટમાં બેસી ભેંસના પેટમાં બેસીને પાડો ઘડે શું કે કેટલી બધી ખનાજી કરી નાખી છે હવે આ બધું રિપેર કરતા કરતા બહુ મુશ્કેલ થઈ મળતો રિપેર કરતા કરતા એટલી બધી મુશ્કેલી થઈ ના પૂછે હા ઊંધું બેસી ગયું એક શબ્દ હાથે નથી આ જાણવું છે કે ના જાણવું છે હું નાગમાં લોકો કહેતા વરાત આ સાલ ઇન્દ્રરાજા આવશે તો વરસાદ હશે ને તો અને આપણા લોકો તો એ મહાદેવજીને આટલે બધું ડુબાડે ગુંગળાવે આટલે પાણી આવે ને એટલે મહાદેવજી ગુંગળાવે ગુંગળાવે પણ પાણી તૈયાર થાય આ દેશના લોકોને શું ઇનામ આપવું ભગવાન તો ઇનામે નથી એના માટે દાદા દુનિયાનો કારોબાર કોણ ચલાવે છે શું કે તો આ દુનિયાનો કારોબાર કોણ ચલાવે છે કારોબાર ચલાવે તમે આ આ સવાર ઘરનો કારોબાર કોણ ચલાવે છે એ તમે પૂરા કરે તો દુનિયાનો પૂરા થશે તાર નો કારોબાર કોણ ચલાવે કોણ છે શક્તિ ચલાવે કોઈ શક્તિ કઈ શક્તિ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ તો પછી કોઈનું નામ કરે છે વ્યવસ્થિત શક્તિ એ તો મોટું કોમ્પ્યુટર છે એમાં કોઈ કોઈ તો કોણ જીવંત હોવો જોઈએ ચલાવનાર તો તો આપણે માનીએ ને જો અને તો ઉપરી ઠર્યો અને મોક્ષ થાય નહીં બધું ઉડી જાય જ્યાં ઉપરી થાય તો મોક્ષ હોય નહીં તો ઉપરી ને મોક્ષ બે સાથે હોઈ શકે જ નહીં જ્ઞાની વ્યવસ્થિત શક્તિ નો પાર પામી શકે ખરા શું કે છે જ્ઞાની વ્યવસ્થિત શક્તિ ને પાર પામી શકે ખરા કોણ જ્ઞાની હા અમે પાર ને આ જ્ઞાન આ વ્યવસ્થિત શક્તિ આપી હવે થોડી બાકી છે વ્યવસ્થિત ચાર ડિગ્રી એટલું જ બાકી રહી શું કરે બધું પાર પામે વ્યવસ્થિત મેં આપી છે વ્યવસ્થિત હતું જ નહીં બધા લોકો હા ભવિષ્ય ચિંતા કરી કરીને મરી ગયા જ્ઞાનીઓ હો ને અને મેં કહ્યું તમને વ્યવસ્થિત આવે આવે પછી બધું વ્યવસ્થિત આપે છે તમે તમે મારી આજ્ઞા બરો કોઈ વ્યવસ્થિત આપેલું નથી બધા જ્ઞાનીઓ ચિંતા કરીને મરી ગયેલા તીર્થંકરો સિવાય તીર્થંકરો એ શું કહ્યું એ બાબતમાં તીર્થંકરો એ એ બાબત એ તો એમને એમની રીતે પ્રવર્ત કર્યું પણ મેં તો આ જમાના લાગુ થાય એવી રીતે કહ્યું શું કહ્યું કામ તેદારે થશે તેદારે થશે એમની રીતે એટલે એ બધા ડેવલપ થયેલા તૈયાર કરતા હતા શું થયું અને આ તો અહીંયા આગળ અહીંયા આવ્યો હોય મીઠ ખાતા હોય આમ કરતા હોય ચાર છોડીએ હોય એમને એમને આમાં કરવાનો શું કહ્યું મારો તો શોધખોળ છે ફરી અનંત અવતારની શોધખોળ કરે છે જગત કેવી રીતે ચાલે છે ભાઈ પૂછે છે ભગવાન એટલે કોણ ભગવાન કોને કહેવાય કોઈ પણ માણસ આજે પૂછનાર માણસ છે તે આ વિધાઉટ માય થાય ગોડ શું કહે આ વિધાઉટ માય ઇઝ ગોડ અને વિથ માય જીવાત્મા તું કોણ ટચ જયારે બધી મમતા જતી રહેશે આત્મા એ જ હું છું એ જ મારું છે એ સિવાય બીજી કોઈ ચીજ તમારી નહીં હોય તો તમે ભગવાન છો શું છે ભલે હોય દેહ ભલે હોય તમારી બિલીફ એ બાજુ ફરી જવી જોઈએ શું કહ્યું દેહ ભલે હોય દેહ ના સવાલ દેહ હોય કોઈ સ્ત્રીના ધણી હો છોકરાનો ફાધો હો કે કોઈ જગ્યાએ સર્વિસ હોય ત્યારે મને માત્ર નથી પણ તમારી માન્યતા તો હોતી બધા જોવી જોઈએ કે હું આ આનો માલિક નથી અગર હું આમ છું જ નહીં શું આઈ વિધાઉટ માય ગોડ કોને પૂછે ભાઈ ડોક્ટર જયેશભાઈ કોણ કે છોડવાનું કઈ બધું તોફાન છે આ રાખ્યું ક્યાં ગયા વિધાઉટ માય ગોડ જયારે સમજવું ટૂંકો ટૂંકો વાત જો અને કઈ લાયસન્સ નતું મારીનું કે કૃષ્ણનું કે કોઈનું લાયસન્સ નથી આ તો જે કોઈ થાય તેના બાપનું છે આ તમે પોતે જ ભગવાન છો પણ ભાન થયું નથી ભાન થવું થાય કે હું ભગવાન છું ત્યારે દશા જુદી જશે પછી આ મોડું લાગે શું થાય હા સંસાર મોડો લાગે એ તો બેન પૂછે છે કે હું ભગવાન છું જાણવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ જ્ઞાની પાસે જવું જ્યાં ભગવાન પ્રગટ થયેલા હોય અને મુક્ત પુરુષ હોવા જોઈએ જ્ઞાની પુરુષ સંસારમાં કોઈ ચીજથી બંધન ના હોય મુક્ત અને વિધાઉટ ટેન્શન હોવા જોઈએ જ્યાં ક્રોધમાં માયા લોકો નબળે હોવી ના જોઈએ શું માલકી પણ ના હોવું જોઈએ આખા જગતનું કોઈ ભીખ ના હોવી જોઈએ કોનાની ભીખ ના હોવી જોઈએ લક્ષ્મીની ભીખ ના હોવી જોઈએ સ્ત્રીઓનો વિચાર પણ ના આવે પણ ગર્વનું કીર્તિનો કીર્તિની ભીખ ના હોવી જોઈએ કોઈ પણ જાતની ભીખ નથી ત્યારે તમે જે માગો એ આપે અમે તમને શું કહે છે તમે જે માગો તે આપવા દે અને શું નિમિત્ત પાછો શું કહ્યું જે માગો એ પદ આપતે અને શું બાજુ નિમિત્ત શું કહ્યું એ પણ બુદ્ધિ વગરના હોય તો ભાઈ બુદ્ધિ હોય તો કશું બને બુદ્ધિ હોય ત્યાં આવી બંધ થઈ શું કહ્યું કારણ બુદ્ધિ લિમિટેડ પ્રકાશ છે અને ઇનડાયરેક્ટ પ્રકાશ છે શું છે અને જ્ઞાન ઇન્ડાયરેક્ટ નથી જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે અને અનલિમિટેડ છે જ્ઞાન સ્વયંભૂ નથી દાદા સ્વયંભૂ નથી એના સ્વયંભૂ નો ચંદ્ર નહીં લગાડતો એને કોકનાથી ઉત્પન્ન થયું છે કે સ્વયંભૂ શબ્દ અડતો જ નહીં અને આત્મા એ જ્ઞાન છે શું છે એટલે પછી અડધું જ ક્યાં છે આત્મા સનાતન છે એટલે તમે ગુણ અડતો જ નથી આત્મા એ જ્ઞાન છે એ જ જ્ઞાન છે પણ આ જે જ્ઞાન છે એ બુદ્ધિજન્ય જ્ઞાન છે સમજે ને અને અહંકાર અહંકાર કરશો તો એનું ફળ ભૌતિક આવશે શું આવશે જે જે કરો તેનાથી બંધન જે કંઈ પણ કરશો તેનાથી બંધન અને જે કંઈ જઈ પણ જાણશો તેને મુક્તિ કઈ પણ કરશો તેમ બંધન વધતું જશે એટલે શું ગમે તે ક્રિયા કરો બંધન રાગ દ્વેષ કરો તો બંધન લાગે રાગ દ્વેષ વગર કરીએ તો બંધન લાગે રાગદ્વેષ વગર કરે તો બંધન લાગે શું કહ્યું રાગદ્વેષ વગર રાગદ્વેષ શું એના વગર કરે તો બંધન થાય પછી એ કરતો જ નથી જ્યાં રાગદ્વેષ નથી એ કરતો નથી શું કહ્યું તમને એવું લાગે છે કે રાગદ્વેષ થઈ શકે કે એ કરતો જ ના હોય એ હા શરીર જુદી રીતે કર્યા કરે ને બોલે એના જ્ઞાતા દસતા હોય એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું છે ને કે અકર્મ અકર્મ કર્મ જુએ છે કર્મ અકર્મ જુએ છે શું કહ્યું એટલે આ કર્મ કરે છે છતાં અકર્મ છે શું એ જોતા આવડું છે અમે આટલું બધું બોલીએ છીએ છતાં ભગવાન અમને મું નહીં કે શું કે અમે આટલું બધું આખો દાડો બોલીએ છતાં ભગવાન અમને મું નહીં કહે આંખોની ભગવાન કયા ભગવાનની વાત કરો તમે ભગવાન તમને મુનિ કે છે ભગવાન તમને મુનિ કે છે તો કયા ભગવાન ની વાત કરો છો જે ભગવાન છે જે આ તો એક સાધારણ વાત ઓળખ પાડવા માટે બાકી બીજું કઈ નહીં ભગવાન એટલે શાસ્ત્રો શાસ્ત્રોમાં શું કે જ્ઞાની પુરુષ જે સંસ્થાની વાત નથી કરતા એ ગમે એટલી વાત આત્માની કરે એ મુનિ છે કે શું કે છે મુનિ હા અને સંસારનું ના બોલતો હોય તો એ મુનિ છે કે શું કારણ કે તાળા કરે તાળા કરે ના કરે અહંકાર જાય તો તાળા ઉડી જાય ને તાળા રહે ના ચલિતમાં લખીને આપે ચોપડી પર લખીને આપે ત્યારે મારે બોલ્યો મળે છે એને કરતા શું બગડી જવાનું આત્મા અનુભવવાની વાત છે કે સમજવાની વાત છે આત્મા અનુભવવાની વાત છે કે સમજવાની વાત છે એ પેલો સમજે તો અનુભવે અનુભવ પછી સમજે ના પડે પેલો સમજી લે જ્ઞાની પુરુષની પાસે પછી અનુભવ થાય સમજવું એનું નામ દર્શન અને અનુભવ એનું જ્ઞાન ભાઈ ને એટલે જ્ઞાતા દત્તા બરાબર ને વાતે પૂજ્ય હોય બધા ખુલાસા કરી લેજો બીજી પ્રાપ્તિ થાય હું તો તમને જે માગો એ આપવા તે પણ તે પ્રાપ્તિ થાય તમારે પુણ્ય હોય તો પ્રાપ્તિ થાય બાકી મારા હાથમાં ઓછી નહીં તમારા હાથમાં સત્તા નથી પણ જેટલું કઈ પૂછાય એટલું પૂછી લેજો ભેગા થયા બાકી હું તો નિયમિત છું શું છે જાય બેન પૂછે છે અહમ કેવી રીતે જાય અહમ જેનો ગયેલો હતો જાય કાઢ્યું છે એમ કાળી સાંજ થઈને આવજો કાઢી ચેક નથી ખાઈ પાઈ તો લઈને આવજો કાઢી એની બહુ કિંમત નથી આપણે તો તમને બહુ મોગી મોગી કિંમત લાગે કાયમ કાલે કાઢી આપો આવો વાંધો છે આવો કાલે કાલે સૌથી જેને જે રીતે મારો કારણ કાલે આપી દઉં પછી પરમ દેશ જવાનો છે ઇંગ્લેન્ડ કેવળ જ્ઞાનમાં શું ફેર મનુભાઈ પૂછે છે મોક્ષ અને કેવળ જ્ઞાન એ બે માં શું ફેર કોણ પૂછે કેવ જ્ઞાન ના થયું હોય તો એ મોક્ષ અનુભવમાં આવે અને કેવ જ્ઞાન અનુભવ ના આવે બરોબર એટલે કેવ જ્ઞાન માં આ ફેર મોક્ષ અનુભવમાં વહેલેથી આવી જાય સવારે સાત વાગ્યા સુધી ઉગ્યો ત્યાંથી નવ વાગ્યા જો આટલી ગરમી વધી તો બાર વાગ્યા આટલી વધારે આથી વધારે આટલી ગરમી હોય છે એ હિસાબ નીકળી શકે પણ કેવ જ્ઞાન જોયા છે કેવી રીતે પ્રાપ્ત થાય કેવ જ્ઞાન કેવ પ્રાપ્ત થાય એ આ આત્મજ્ઞાન થયા પછી કેવું જ્ઞાન પ્રાપ્ત થયા મળે આત્મજ્ઞાન એટલે અસ્તિત્વ જી માત્ર નું અસ્તિત્વ તો છે જ શું કહ્યું પણ વસ્તુત્વ નું ભાન નથી શાનું ભાન નથી અસ્તિત્વ તો છે પણ વસ્તુત્વ નું ભાન નથી કોઈ જીને વસ્તુત્વ નું ભાન થાય તો એ પૂર્ણ થાય શું કહે વસ્તુત્વ સમજાવો હે વસ્તુત્વ એટલે હું કોણ છું એ ભાન વસ્તુત્વ એટલે હું છું એ જાણ પણ હું કોણ છું એનું ભાન નથી એ જો ભાન થાય પછી પૂર્ણત્વ એમ કરે થાય અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ આખા આખા તમામ શાસ્ત્રો નો સાર અસ્તિત્વ ગાય બાય પકડી એવું સમજી ગયું વસ્તુત્વ નું ભણતા મોટા મોટા સાધુ સંતો ને કોઈના મોટા મોટા રેવરન્ડો બેવરન્ડો કશું આશ્ચર્ય શું કરવાથી વસ્તુત્વ નાની પાસે જઈ શકાય તો નાની પાસેથી વસ્તુત્વ સમજી શકાય બીજું એમ કે શું કરવાથી જ્ઞાની પાસેથી વસ્તુત્વ સમજી શકાય અને અનુભવી શકાય વસ્તુત્વ નો અનુભવ કઈ રીતે થાય જ્ઞાને રાજી કરવાથી જ્ઞાને રાજી કરવા જ્ઞાની રાજી કરવાથી કોઈ પણ વસ્તુ ના પ્રાપ્ત થયું હોય નહીં જ્ઞાની તો રાજી જ હોય છે ને હે જ્ઞાની તો રાજી જ હોય છે કાયમ ના હોય કેટલી આજ્ઞા પાડે છે એ બધા કેટલી આજ્ઞા પાડે છે એના બધા પોતી આજ્ઞા હોય વધારે આપણે એવું કહ્યું કે જ્ઞાની તો હંમેશા બધા શ્રમ અને એવું છે ને જ્ઞાની ની ભક્તિ કરતા સંસ્થાની ભક્તિ વધારે બોલો સંસાર આધી તો તન્માયાકાર નાની ની ભક્તિ નિરંતર સંસાર સંસારમાં હરકત નહીં આવે એવી મારી ગેરંટી છે અને તન્માયાકાર ભક્તિ હજારો માણસો નથી દિન રાત તન્માયાકાર ભક્તિ એ લોકો સંપૂર્ણ લાભ થાય છે અહીં અહીં બેઠા જ બધું અનુભવે ભાઈ પૂછે છે લઘુરાજ સ્વામી એ કહ્યું છે ને કે આત્માના છ ગુણો છે અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ લઘુત્વ દ્રવ્યત્વ એ બધા શું કરવાનું છે આપડે ભક્તા તારે જ સમજવાની આ મોક્ષ નો માર્ગ છે અને એ સાથે સંકિત થયા પહેલાનો માર્ગ છે શું છે અને આ તો મોક્ષ નો માર્ગ સંકિત થયા પછી અસ્તિત્વ વસ્તુત્વ ને પૂર્ણત્વ બસ આ ટૂંકમાં સમજી લેવાનું સમજ પડે ને અસ્તિત્વ નું ભાન છે વસ્તુત્વ નું ભાન થાય તો પૂર્ણત્વ એને થશે તમે પૂછે ને કે આવું પૂરું ક્યારે થશે તમને વસ્તુત્વ નું ભાન થયું છે પૂર્ણત્વ એને થશે આ જેટલું તો તમારે પુરસાદ મેં તો તમને પ્રકૃતિ ને પુરા જુદા પાડ્યા ત્યાં તમે પૂરું થઈ ગયા છો પણ પુરસાદ જેટલો હોય જેટલો પુરસાદ કરો એટલો તમારો જેટલો પુરસાદ એટલો જ્ઞાની રાજી રહે જ્ઞાની ના જગત ની કોઈ ચીજ જોઈતી ના હોય પણ એનો પુરુષાર્થ પ્રમાણે રાજી રહે પુરુષાર્થ થઈ શકે ખરો તમે થઈ શકે એ વસ્તુ નથી આ પુરુષ થાય પછી પુરુષાર્થ થાય બીજું થાય જ તમે પુરુષાર્થ કરો છો હવે પેલા પુરુષ થાય પછી પુરુષાર્થ થાય પેલા પુરુષ થાય પછી પુરુષાર્થ થાય પુરુષ થઈ ગયા તમે અને પુરુષાર્થ એ સ્વરૂપ છે તમારો પણ પુરુષાર્થ જેવો જોઈએ એવો મંદ પુરુષાર્થ છે કેવું છે કારણ કે પહેલું પહેલું વસ્તુમાં ફ્રીજમાં બધી વસ્તુ મૂકી દીધેલી પછી આ મૂકી એટલે પાછી વસ્તુ નડ્યા છે બધી જો કોઈ કોળો હોય તો કશું નડત નહીં બ્લાઇન્ડ પેપર હોય કશું પણ નડે તો ગુરુ તો થશે જ પૂરું તો અવશ્ય થશે પણ જરા આપણે સમજવું પડે કે આ લીધે આમ થાય છે કોરો કાગળ કેવી રીતે કરવો પહેલાનું છપાઈ ગયેલું હોય એટલે નીકળી જાય નીકળી જાય અહીંયા આગળ આત્મયોગ સિવાય આત્મયોગ સિવાય બીજા યોગો અહંકાર ને ભરનારા છે એક તો અહંકાર સહજ અહંકાર તો છે પછી બીજો વધારાનો ભરનાર એટલે પછી અહીંયા આગળ અડે છે તો શું થાય છે બાપુનું ખુદા ખુદ કરશે પોતે સમજી જાય છે કે મારી ભૂલ થઈ જાય નીકળી જાય અહંકાર પોતે સમજી જાય હા કારણ રે ને જ્ઞાની પુરુષ ને અડે એટલે અહંકાર નીકળવા જ મળે અને પેલાને તો બકરું કૂદે એવો અહંકાર નીકળે કારણ યોગ યોગ કરી કરીને અહંકાર પર આ હું કરું છું આ હું કરું છું તું સ્ટ્રોંગ કરીને નાખ્યું આત્મયોગ કરવાનો ભગવાને કહ્યો હતો ત્યારે બધા બીજા લોકો જાત જાતના યોગો શીખ્યા ભગવાન કયું કહ્યું હતું યાદ આત્મયોગ આત્મયોગ કઈ રીતે કરવો આત્મયોગ કઈ રીતે કરવો ચલો આત્મયોગ અમે તમે કરી આપે નથી ચેતો તો ભાઈ મેં ચેતો નહીં ચેતો એ આત્મયોગ પણ મહાવીર ભગવાન થી બેસતા હતા અને બસ કાયમ બેસીને માં જ રહેતા હતા આત્મયોગ ની ભગવાન મહાવીર બેસીને માં કે માં રહેતા હતા એ કઈ રીતે હા કે એ કઈ રીતે એમ એટલે ભગવાન મહાવીર જે આત્મયોગમાં રહેતા હતા એ શું એમ એમને છે તે આજ્ઞા ના પડી પડે સહજ હોય તમારે તો અહીંયા આગળ અહીંયા અમેરિકામાં ધંધો કરવા આવ્યા હતા ડોલર કમાવા આવ્યા હતા એટલે આટલા જતા મળ્યું હતું પ્રસાદી એટલે આજ્ઞામાં રહેવું પડે આપણે શું કહે એમને આજ્ઞામાં રહેવાનું ના હોય મારે કોઈ આજ્ઞા મજા ના હોય સહેજ સહેજ અને તમને છતાં જયારે માલ ખાલી થઈ છે સહેજ થઈ જશે માલ નવો આવતો બંધ થઈ ગયો જૂનો વપરાઈ જાય છે અને જે વપરાઈ જાય ને ગુસ્સો વપરાઈ જાય તો જોયા કરવાનો આપણે શું કહ્યું ભરેલો જ નીકળે શું છે અને ગુસ્સો થાય મનુભાઈ તો તમને ગમે નહીં નહીં અને પહેલા તો ગુસ્સે થાય એકાકાર થયા વગર કરતો હતા ને એ ગુસ્સો ક્રોધ કહેવાય અને આ એની જે જે ગુસ્સારી પાસે હિંસા હિંસક ભાવ નથી એ ગુસ્સો જ નહીં એ અકર્મ અકર્મ કર્મ કહેવાય શું કહ્યું અકર્મ કર્મ એટલે ક્રોધમાં ના રહ્યું નથી તમને એની સો ટકા ગેરંટી આપું બે વસ્તુ હોય એક તો ગુસ્સો એમાં હિંસક ભાવ ના હોય અને બીજો તો ના હોય એટલે રાતે જો કોઈ ગુસ્સે થયા હોય હવામાં કશું ના હોય ઘડી બધી કશું ના હોય અને પેલો તો યાદ આવે છે સ્થિતિ તો તો તો યાદ ઓળખો થાય ને ગયું બધું ગોન ફોર એવર ફોર કેવું કર્યું તમામ પ્રશ્નો જે તમામ પ્રશ્નના સંસ્થાના વ્યવહારના અધ્યાત્મના ટોપ લેવા છે કેવો જ્ઞાન સુધીનો એમની પાસે તમારે પૂછી શકાય અને જેમ પૂછશે એટલે નીકળશે એવું પણ નથી પૂછશે તમે જ્ઞાની કર્મ સંન્યાસ કોને ભાઈ પૂછે છે કર્મ સંન્યાસ કોને કેવાય કર્મ સંન્યાસ કોને કેવાય તમે છે ને સમજ્યા તમને કહો રિપેર કરી આપો कर्म भक्ति कर्म संन्यास कहवाए कई कई तमाम भगवान भक्ति करे ठीक भगवान भक्ति करे भगवान भक्ति है तो कर्म बंधा है कर्म बंधा है उसमें વહુ ની ભક્તિ કરે તે બંધાય ને ભગવાન ની ભક્તિ કરે તે બંધાય વહુ ભક્તિ થી છે તે જાનવર પણ આવશે અને ભગવાન ની ભક્તિ થી પણ મનુષ્ય પણ ફરી મળશે શું કહ્યું ઊંચા માણસ ની ભક્તિ જ થઈ ને નાની ની ભક્તિ કરો તો જ્ઞાની ની ભક્તિ ભક્તિ જ થઈ એટલે કે ભક્તિ કરે તો એ પણ ભક્તિ જ થઈ ને હા ભક્તિ કહેવાય પણ ભક્તિ ભક્તિ ના બે પ્રકાર છે એક અજ્ઞાન ભક્તિ તમે જતે જસવંતભાઈ તમે તરીકે ભક્તિ કરો અને એ ખરા હું સિદ્ધાર્થમાં થયું જાણ્યા પછી ભક્તિ કરે તો એમને ભક્તિનો મોક્ષ ફળ મળે અને તમને સરસ ભૌતિક ફળ મળે શું મળે પણ પુણ્ય મળે પુણ્ય સુખ મળે શું કહ્યું અને વાઇફની ભક્તિ કરવાથી પાછળતા મળે ખાવાનું મળે <laughs> ધણી ની ભક્તિ કરે તો મનુષ્ય પણ મળે વાઇફ ધણી ની ભક્તિ કરે મનુષ્ય પણ મળે વાઇફ ને વાઇફ ને અને પુરુષ વાઇફ ની ભક્તિ કરે તો બાકરતા મળે ચાર પગ ને પૂછડું વધારવાનું કુદાકુદ કન્યાદારી કોઈ પૂછનાર જ નથી ચાર પગ ને પૂતળું વધારવાનું એક્સ્ટ્રા ચેતીને જાગજે બધા જગત બધું દિવે દિવે લખી રાખવા જેવું એવરી જગ્યાએ જઈ ગયા દિવે લખવા જેવું રાતે આપણે જયારે કઈ વાંચીએ તો બે વર્ષ સીધે સીધે શું લખવા બધું બહુ લખવાનું બીજું કે પાછળ સર્વિસ સ્ટેશન છે ફળ સ્ટેશન છે કોની ભક્તિ કરી બોલો ભક્તિ તો ભગવાનની જ કરવાની હોય ભક્તિ તો ભગવાન ની જ કરવાની હોય ને આપણે ભગવાનને સીધ ઓળખો તો પછી जितने भगवान के है ये तो आत्मा जारे जागरूक થાય ત્યારે ઉત્તમ ભક્તિ થઈ શકે એ તો આત્મા જારે જાગૃત થાય ત્યારે જ ઉત્તમ ભક્તિ થાય તો યે જાગૃત કરો સાચું છોર્ગ નકામો છો તો એટલે આત્મા તમે કોણ આત્મા નિયગે છો તમે કોણ તમારા પુસ્તકમાં લખવું પડ્યું છે તમારા માટે કે આખા વર્લ્ડના મનુષ્યો ટીઓપી એસ ટોપ છે કારણ મેં કડક લખ્યું અને કૃષ્ણ ભગવાને શું કહ્યું કે પ્રગતિ આ લોકો પ્રાણ હતા એટલું કહ્યું એમને સાથે રીહ ન ચડે એવું બોલ્યા અને હું રીહ ચડે એવું શું કહ્યું ત્યાંથી રીતે બોલશું આજે વિચાર કરીને વખત બહુ ખરાબ આવે છે હવે આગળ આ છેલ્લામાં છેલ્લો ઊંચે ચડવા રસ્તો નથી આવે નીચે ચડવાનો માર્ગ આવે લપસવાનો માર્ગ શરૂ થઈ જશે હજુ ચેતન ગઈ અમને ગાળો ભરો તો વાંધો નથી પણ તમે ચેતો બહુ ડાપર લાગે અમને સારું લાગે કારણ કે અમને તમે ગાળો પડશો ને તો અમે તમને બતાવી દઈશું અમે એવા જ છીએ કે તમે પડવા ના દઈએ શું કહે અમને ભેગા થયા અને તમે દુઃખી થયું બનવા ના દઈએ શું કહે ભેગા થયા માટે પછી ધોલ મારો તો તમને બતાવી દઈએ શું કહે મારી હતું મારજો ભાઈ બતાવી દઈશું શું કહે કારણ અમને ભેગા થયા એટલે અમને તમને પડવા તો નથી દઈએ ધીરે ધીરે એટલે અમારો કોમળતા હોય દયા દયા બિલકુલ ના હોય હા અમારા બિલકુલ સ્ટેન્ડ પણ દયા ના હોય કોમળતા બહુ હોય શું હોય કોમળતા ને કરુણા બે ગુણ હોય અમારા કરુણા કરુણા કરુણાનો પ્રકાશ શરૂઆત થઈ ગઈ અને કોમર સાહેબ પૂરેપૂરી થવાય શું કહ્યું ભરેલી પડેલી હોય દયા એ દ્વંદ્વ ગુણ છે કેવો છે દયા ની શરૂઆત જ દયાથી થાય શું કહ્યું આ અમેરિકન લોક મલ્ટી બેસ્ટ પીપલ છે કેવા છે ધર્મ જ નથી ત્યાં આગળ અને હિન્દુસ્તાનમાં ધર્મ છે મરતી છે શું છે ધર્મની શરૂઆત દયાથી થાય ખબર ને અને ધર્મનો એન્ડ પણ દયાથી થાય પછી સ્વધર્મ ચાલુ થાય આત્મધર્મ ત્યાર પછી કોમળતા ઉત્પન્ન થાય શું થાય પછી આત્મધર્મ અમુક એકાવન અંશ ઉપર ગયા એટલે કરુણા ઉત્પન્ન થાય દયા ના હોય દયા તો ભરગું કાપીને મારે આમાં નાખે ને દયા ના કશે નાખે શું અમને એના આત્મા જુદો દેખાય આ દેખાય દીધું શું કહે જે ભાગમાં લોહી નીકળે તો આત્મા હોતો જ નથી જ્યાં લોહી નીકળે તો આ ચૈતન્ય જેવી વસ્તુ જ નથી શું કહે મળતા કરુણા કોમળતા અને શું છે કોમળતા બિગિનિંગ છે કરુણાની શું કહ્યું કરુણાની કરુણા એમ છે કરુણા મારે કરુણા શું કહે અને બુદ્ધ અનુકંપા વાળા હોય કેવું એ મસ્તી કરી એ બે સમકાલીન થયા તો ગુજનામાં મરતી એટલે અનુકંપા હોય કોમળતા ના હોય અનુકંપા હોય આમ ધરું જાય કોઈ દુઃખ દેખાતો ધરું જાય બહુ દુઃખ થાય મારી ભગવાન ને બેહાડ્યા અને બુદ્ધ ભગવાન જોડે બેહાડ્યા ભાઈ માણસ ને બહુ દુઃખી સ્ટેજમાં કપાયેલો હોય તળેલો હોય ને લોહી પારું નીકળતું હોય એવો કોઈ માણસ લઈ જાય તો આ બે જણ જુએ ત્યારે લોકો આ બે જણ વિનંતી ના કરે કે અમને મદદ કરો છતાં બેને જોયામાં એટલો બધો ફેરફાર થઈ જાય કે બુદ્ધનું મોડું ચડી જાય અને મારી જ પેટમાં પાણી ના હાલે નહીં ત્રાકતા કોમળ કરોડા અને જો આંખ વધતી આ દયાવાળા દયાવાળા લોકોને દુઃખ કાઢે નહીં લોકો દુઃખ કાઢે નહી બોલતા નહીં બોલો ને દયા દયાવાળા લોકોને દુઃખ કાઢે શું કહે એ લોકો દુઃખ કાઢતા નથી એનું દુઃખ કાઢે બહુ થતો એ એનું દુઃખ કાઢવા માટે પણ દુઃખ કાઢે છે જબરજસ્ત થાય સહન ના થાય એટલે પેલા તો આગળ ધક્યા ફાડી રમતે ફાડી બધું આપી દે આટલી ગભરામણ થાય છે ને જેમ એટેક વખતે એવી ગભરામણ થાય મરતી જો મરતી હોય તો ક્રુઅલ ક્રુઅલજી હોય જોઈ લીધું મેં નોંધો દેશમાં તમે બિલાડી બિલાડી મારી નહીં જોયેલી ખરી બિલાડી હું તેની પાસે પડેલી જોયેલી નહીં વાળી નહીં બગાડેલી બગાડી છે અરે આપણા લોકો તો એટલા બે આવ્યો તો બિલાડી વાંચી મારે આવડી અને એનો પગ બિચારી ભાગી નાખે ભગવાન બેઠા બેઠા અમે કે જોયું ના તમે કહો છો આનો સિફારિશ કરો કે આ લોકોની અનફિટ લોકોની કે છે સાહેબ અનફિટ કહો છો આ ઉંદર હારું બિલાડી ઉંદર હારું પર દયા કરવા પર ભય નિર્દય કરી નિર્દયતા કરી આ દયા પણ સમજાય કે હું શું કરી રહ્યો તે ભવન હોય ના હોય મોટા મોટા સંતો સાધુ શિષ્યન પર ક્રોધે ભરાય છે ને આપણે શું કહો આવડા મોટા દયાળુ મહાન પણ એ ખૂણામાં પડી ગયેલું હોય દીર દેતા શું કહ્યું એ ધંધો ગુણ છે એક હોય તો બીજી અવશ્ય હોવી જ જોઈએ અવિના ભાવી એ હોય તો બીજું હોય જ મારે નહીં આપણે ધર્મ નું મૂળ કેમ કહ્યું ધર્મ નું મૂળ કેમ કહ્યું છું દાદા ધર્મ નું મૂળ કેમ કહ્યું કોને દયાને ધર્મ નું મૂળ જ દયા છે માણસ ની દયા આવી જોઈએ દયા જો તમને છે દયા કે હવે જેનું ગાયનું દૂધ ખાય છે ને રોજ તો કે છે શું એ ગાયો તમારું શાકભાજી કે છે એ તમારે ચાલે જ નહીં એટલે ઉછેરીએ પછી કાપીએ કે છે કે આ તો ગાયો ના મળે બીજું ખાવા ના મળે તો કોઈ હું છોકરો આવી દે કાપીને થઈ જાય અને આપણે તો ના ખાય એ તો હમણાં સંગમાં પહેરીને ટેવ પડી એ લોકોને હમણાં સંગડ્યો તે મારે પૂજો કરવા માટે ઝાપટ ઝાપટ ઝાપટ કરી બંધ કરવું પડે ના તો આપણે આજે પ્રજા આપણે અનારી નો એટલે અનારી પડું કરવા ગયા તમે આપડે તો આજે પ્રજા કે એટલે મસ્તી દયા દયા મુખ્ય અને દયા ઉત્પન્ન ક્યારે થાય પુનર્જન્મ સમસ્યા થાય તો નહીં દયા જ ના થાય ત્યાં બધી લાગણી કહેવાય શું કહેવાય લાગણી વાળા લોકોને કહે બહુ લાગણી વાળા કહે શું કહે બે ના કહે બે તો કોઈ જીવનું હા તે પણ દુઃખ જોઈ ના શકે શું કહે તપાસો હોય કે એમાં બેસું તફાવત શું છે શું કહે છે બેન લાગણી અને દયા એમાં શું તફાવત આપણે કહ્યું ને હમણાં કે અહીંના અમેરિકન્સ ને લાગણી હોય દયા ના હોય તો એમાં શું તફાવત લાગણી અને દયા શું લાગણી લાગણી પોતાના ને લઈને લાગણી ઉભી થાય શું થાય ને લઈને અને દયા તો આપણે કોઈ બકરો કાપતો હે નહીં કોઈ જતો હોય ને પટેલ કે બ્રાહ્મણ કે વાડિયા બધા એટલે દયા મુખ્ય ઘરની શરૂઆત જ થાય છે હા તો ગાયો બધા કાપતા છે શાકભાજી માટે જ ઉછેરીએ છે અમારે ખાવા માટે જ ઉછેરીએ અને આપણે આપણે પગે લાઈક લાઈક કરે આપડે તો ગાય દેખાય પગે લાગે છે અહંકાર આવે અહંકાર હોય તો દયા થાય દયા અહંકારી ગુણ છે એ બિલાડી ને પગ ભાગી નાખે ને તે પછી મેં તપાસ કરેલી પછી કે બિલાડી શું થયું ઉદર તો જળ ભાગી ગયો પણ બિલાડી શું થયું ત્યાં બિલાડી મચ્યું બે હતા ને તે બિચારી વાંચ પડ્યા કઈ ખોરાક ખોરવા નીકળે તે એકાદ દૂધ અડી તે લાવે તે બચ્ચાને ખવડાવે એના ધાણાથી પૂરું થાય નહીં શું કહે ખબર બચ્ચાને ખોલી ખવડાવે ને આ તો એ એને એને ખોરાક પટી ગયો નહીં તો ધાવડા બધું બંધ થઈ એવા આપણા લોકો કલાક કલાક કોથળા મારા બાપા આવું કરતા હતા બિરાજમાં મારું છે એટલે ક્યાંથી શીખ્યો મારા બાપા કરતા ને કેમ બાપો જાવ છો અમારા બાપ દાદા ભરતા રહ્યા પુણેમાં અરે મારા તારી જાતે કઈ વિચાર વિચાર નહીં બાપ દાદા પુણેમાં ભરતા હતા અમે કહીએ રમશોજી કંટાળ્યા બોલે આ દેશમાં ક્યાં રહેવાનું છે ચાલ રણછોડજી અહીંયા આવ્યા તમારે તો આજ રણછોડી કઈ આવ્યા છે ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રીણ છોડ રાય નું હૃદય કમળ હું સુરણ છોડ રાય નું એટલે મંદિર માં દેવતા બોલીએ પાછા બોલીએ દર્શન કરવા ગાર્ડન છોડી જાતે આવ્યા શું કહ્યું તો પછી મંદિરની કમિટી બમિટી બધા દર્શન કરી જાય પ્રેસિડેન્ટ વેચન બધા દર્શન કરે પૂજારીઓ દર્શન કરે આ ધનસુદ જાતે આવે કે તો કૌદાસ જાતે ના આવે શું બોલે આ બોલે બોલો ને તમે બોલો છે શું બોલો જાતે આવે ગોકુળથી તો મનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર છોડ રાજ નું હૃદય કમળ હું જસુર તમારે ત્રણ છોડી આવ્યા તો સીધું આવ્યા ને તો કંટાળી ગયા છે શું થયું છોડી તો કોઈ દિવસ કંટાળે જ નહીં ત્યાં જઈએ બધા દર્શન કરે પછી બધે ત્યાં પછી અમે મંદિરમાં દર્શન કરીએ બસ અમને પેલા પૂજારીઓ ઊંચા કરીને ભગવાનને કે ચડો આવે કે અને એ પૂજારીઓ પછી આવીને પછી પાછળ બહાર નીકળવા એવું માં નથી કરી જાય કમિટી વાળા દર્શન કરી જાય પેસેન્જર દર્શન કરી જાય આખું ગામ દર્શન કરે આખું આખું રાખો ગામ દર્શન કરે અમારી એમની રણછોડની ગાડી ફેરવે એમને આખું કાંઈક રોકડા કોક આવે દેખાય નહીં રોજ વારગડી આવે છે એ જ કૃષ્ણ એ જ મહાવીર એ કૃષ્ણ કહ્યું ને જ્ઞાની પુરુષે મારા હાથમાં છે શું કહ્યું જ્ઞાની પુરુષ મારો આત્મા તમે પૂછી લેજો માગી લેજો જે માગવું એ નાચી લેજો તમે નથી ફી ફી વગરનું માગી લેવાનું આ બેન પૂછે છે કે પૂજા પાઠ બધું સેવા પૂજા કરીએ આપણે પાઠ ભણીએ મંત્ર બોલીએ એનું શું મહત્વ એ તો શું હેતુ માટે કરે છે તેનું બરાબર આધાર રાખે પાંચ મોટા સારા છોકરા આવું કરતા હોય છોકરા છોકરા આવું કરતા હોય તો છોકરો મળી આવે તો છોકરાને કે છોકરો આવે તેને આવું કરતા તે મળે અગર મકાન વેચાતું લેવું હોય તો તે મળે જેના સારું કરીએ તે તેના સારું થાય શું હેતુ માટે કરે છે એ ઉપર અને કઈ પણ જગતની જગતની નિષ્કામ ભક્તિ હોય તો મોક્ષ મળે શું કહ્યું જગત ની કોઈ ચીજ રહેતી ના હોય પેટા સારું કરે તો મોક્ષ આ બીજી બધી કામના કહેવાય મોક્ષ એ કામના ચીજ નથી ભૌતિક ચૂકવાની બધી કામના કહેવાય એટલે કામના ના હોય ત્યારે જ કામ મોક્ષ જોઈએ એ પણ કામના જ થઈ ને મોક્ષ માટે એ પણ કામના જ થઈ ને કામના નહીં કામના કામના તો ઇમોશનલી હોય ઇમોશનલી હોય અને મોક્ષ ની કામના નિષ્કામ હોય એને નથી હવે જાગો હિન્દુસ્તાન ના આપણા લોકોને હું કઉ છું કે જાગો ઘણા કાળ સુધી આ માર્ગ પણ કર્યા હવે એ જાગો શું કર્યું અને જાગો અને મોક્ષ ની ચિઠ્ઠીઓ પડાવી લો હા હું જગાડવા માટે જ આવ્યો છું બેન નહીં તો ઇઠ્યોતેર વર્ષે બહાર શું ધંધો મળવો પડે જેને કશું જોયું નહીં ઘરના ઘરના પોતાના વેપારના પૈસાનો તો ત્યાં પહેરે છે જો ધર્મના પૈસા ના પંચોતેર ગજરો લાવો નહીં દોઢ ગજરો લાવો છો એટલે આપણે હું જે સુખ પામો એ સુખ બધા ઘટઘટ ના બધા પામો એ ઈચ્છા છે અને બધા ધર્મો બદલાઈ જવા છે ખા વર્લ્ડના ધર્મો એટલે મુસ્લિમે ધર્મ બદલાયો છે આ લોકો ધર્મ બદલાયો છે બધું બદલી ગયું છે આ લોકો એ દુઃખી છે બિચારા બેભાન પણ ચાલી રહી છે 不然怎么？